આત્મા પચીસ ચાર ત્યાં મહાત્મા કેશુભાઈને ત્યાં વડાલા સાંજે દેખાય હું એ જ કેવા માંગતો કે આજે એટલે મારું કેવાનું આવે કેટલાક મોઢા સાથે બધું દેખાય ને એવું કશું કોઈનું મોઢું ના દેખાય કશું દેખાય જ નહીં એવું તારું ભાવના એટલે અવરું દેખાય ને એવી તો ભાવના હતી તો તારી ના હોય દાદા તું પહેલાંથી આવું બોલો એમને કશું દેખાય નહીં તો પછી દેખાતું હોય તો એ બધું મોડું દેખાય બધું શું બધું તું તારું દેખાણ સુધી દેખાવ કોઈને આવું હોય તું ને કે શી દેખાયું આત્મું જે દેખાયું જોવાનું તે શી રીતે જોવાનું જાણનાર હોવો જોઈએ એ તો કે છે જાણનાર તો છે દાદાજી જાણનાર તો છે જાણ્યું જાણ્યું એટલે એ એ સ્મૃતિનો ભાગ હશે ને આ જે દેખાય છે આપણને એ સ્મૃતિમાંથી જ પાછું આવતું હશે ને સ્મૃતિમાંથી યાદશક્તિમાંથી જ પાછું ન તો ફિલ્મ દાદાજી આવે નહીં પણ ફિલ્મ ક્યાં પડી છે તો ફિલ્મ ક્યાં પડી છે ફિલ્મ ફિલ્મ નહીં દેખાય એટલે બધા આપણે શબ્દ કહીએ દેખાય એટલે કયા કયા કયા ભંડારામાંથી નીકળે દાદાજી આપણો કયો ભંડારો છે સ્ટોર હાઉસ કયું છે કે જેની અંદર આ પિક્ચર તરીકે રહેલું છે પિક્ચર છે ઇન્સિડન્ટ બધા એના આત્મા એ જોઈ શકે છે કે જોવે ને જાણે જોવે ને જાણે જુદી ના એકદમ ટોળવા એવું બધું દેખીએ ટોળું આ કોણ છે આ કોણ છે તપાસ ના કરીએ જોયું જોયું કહેવાય અને એક એક તપાસ અને આ તપાસ કરી હો આ તો લલ્લુભી આયા છે એ જાણ્યું કે એવું નથી દેખાતું તને ઓળખું નહીં ઓળખો કે આવતો તે હા એ જાણ્યું કે આવું તો દાદા કે તો મને દાદા રહેશે ને ભાન નથી એમ પછી ભાન જ નહીં નહીં જતા રહેતું હતા ખબર ના પડે દેખાય ખબર નથી પડશે આ મને કહ્યું કે જ્ઞેયને આમ જો દેખાય ખરું દેખાતો ના હોય તો આપણે જાણીએ એક જ હરકત કરે પણ એ દેખાતા શું કે છે ના એ તો જાણવામાં આવે કે કોણ જોણ ના કરે બેભાન પડે ને એવું પેલા એનો વ્યવહાર આ તો સમજાય ને નિર્દેશન જો દેખાતું હોય તો તરત ખબર પડે ને એના વડે કેટલી ઝંખના છે ભાન નથી તને સમજ પડી ને વિચિત્ર મગજ આ આપણો મગજ ના હોય <laughs> ના હોય આપણે કઈ આપણે કઈ ગભરીશ નહીં મને શું હતું જેમ મહાત્માને નિર્ધ્યાસન દાનો ચહેરો દેખાય એવી રીતે આ સામાયિક માં બેસે એટલે બધા પ્રસંગો એમને આમ પિક્ચરની રીતે દેખાય જેમ પિક્ચર સામે આવે ને એવી રીતે દેખાય એવી રીતે દેખાય દેખાય છે હે અમદાવાદ દેખાય એવી રીતે દેખાય છે ઇવન જગ્યા કઈ હતી આ કયું હતું કયું સ્થળ હતું એ સ્થળ બધું દેખાય એને દેખાય પણ આપણે કયા ગામમાં હતા અને બધું આખું પિક્ચર દેખાય દેખાતું હોય ભાન નથી કેમ લાગે મેળ નથી બેસતો એટલે આટલું દેખાયું નહીં તો હવા સુધી માથા પડતો એમ નહીં દેખાય <laughs> વિચિત્ર પ્રાણી આ બધું નીતિ રાખે ને રહેશે બધે સમજણ છે જ નહીં <laughs> હવે માની લો છે દાદાજી હવે રહે જ છે બસ આ આના પરથી મને સમજી ગયો કે મને દેખાય જોવાની ખરું મેં કે તારે જોવાનું તને બંધ ના હોય તો ત્યાં બધા બંધ ના હોય બધે આપણે નિર્ધ્યાસન વાત કરીએ રહે છે ખબર નથી પડતી નિધિ ધ્યાસન રહે છે પણ ખબર નથી ભાન નથી તપેલા જેવું આ તો નિર્ધ્યા નથી ને દેખાતું નથી નિધિધ્યાસન રહેશે જાણવામાં નથી આવતું ને દેખાતું નથી જાણતો સમજતો નહીં નિધિધ્યાસન કરે કે રહેશે તો હોય તને ખબર નથી બીજી કશો કે હજુ સુધી કશું દેખાયું હોય એવું મને અનુભવમાં જ નથી આવ્યું આંખો બંધ કરેલા અંધારું અંધારું જ દેખાય અંધારું દેખાય પણ બધું સાચી વાત છે દેખાય જ બધું <laughs> સવારના એક કલાક હું દાદા ભગવાન અસીમ જગ્યા કરું છું તો ખુલ્લી આગે તમારો ફોટો જોઉં તો એવી નિધિ ને કહેવાય ખુલ્લી આંખે સવારે દાદા ભગવાનના અસીમ જય જયકાર કરતા ખુલ્લી આંખે દાદાજીના ફોટા સામું જોવે તો એને વિધિધ્યાસન કહેવાય ન જ કહેવાય એને સમજ ખોટી છે સમજણ પડતી નથી તો એ પાડવી પડશે પાડીએ પાડીએ પણ અમારું મગજ ખરાબ થઈ જશે દાદા વિધિધ્યાસન જ કહેવાય અમારે કાર્યક્રમ ના બોલાય એવા બોલાવ પડશે બોલવા પડશે મગજ અમારું ખલાસ થઈ જાય શું પૂછો તમે દાદા દેખાય એ બધું નિધિધ્યાસન જ કહેવાય ને હા એ દેખાય દાદા દેખાય નિધિધ્યાસન જ પાંચ મિત્ર દાદા દેખાય હિંમત સ્વામી દેખાય ભાવિક ભગવાન દેખાય એવું ક્યારે એવું દાદા ક્યારે દેખાયું નથી એને એમ કે મારું દાદા એના દેખાય એટલે કશું જ નથી દેખાતું આજ સુધી કશું જોયું જ નથી જ્ઞાન પહેલા કશું નતું દેખાતું જ્ઞાન તરફથી દેખાતું જ્ઞાન તરફથી આ શક્તિ હમ ભેદ છે બે વસ્તુનો ભેદ ત્યાં છે એમાં જ્ઞાન પછી કશું દેખાયું જ નથી આપણે તું સમજી ગયા બધા સમજી ગયા કે મને જોવાનું ખરું કે તું તમે સમજી ગયા મને ગયો બધા એટલે કોણ જાણનાર કોણ જાણવાની વસ્તુ કોણ એટલે બધા સમજી ગયા બધા સમજી ગયા પણ મને અનુભવ થયો છે ને મને ઘરે ચાલે ને સમજી ગયા અનુભવ જુદો ખુલ્લું કહ્યું ને કે દેખાયું મને જાણવામાં આવ્યું શું આવ્યું આપણે આપણે આપણે વાત છે આપણે ભેદ જાણ્યા વગર રહી શકે ઓછું બધું થાય હા હા જાણવામાં આવ્યું પણ બધા કહે છે ને કે એક્ઝેક્ટ ફેસ દેખાય આવું સિચ્યુએશન આખી દેખાય અત્યારે આંખો મીચીએ ને તો દાદા દેખાય દેખાય એવું ના દેખાય બધાને દેખાય એને આવું દેખાય પણ તેને સમજણ નથી દાદા દેખાતા ને ખબર ના પડે અમે ચાંદ આવે દાદા આ ને યાદ કરીએ તો એ ફોટો દેખાય એને આવું દેખાય પણ એને આપણે કહ્યું બધા આમ જાણવામાં આવ્યા કોને જાણવામાં આવ્યા કોણ જાણનાર જાણનારી વસ્તુ શું એવું એનું સમજણ નહીં એટલે પીસ થતું નથી જાણવા કોણ કોઈ પોતે આત્મા જ જાણે આત્મા થઈને જાણે આત્મા જ જાણે અને જાણવાની વસ્તુ ને જાણે ભાઈ જે થયું ઇન્સિડન્ટ એક એ છે ને આજ્ઞા હતા જગતના લોકો હા પરમ જ્યોતિષ એટલે અજવાળું પડે બાજુ એટલે મન નથી અજવાળું પૂછવું <laughs> તો પછી નવી દુનિયા લાગે શું શા આધારે કહું દાદા તમારું શરીર અત્યારે આવું છે કાલે કારણ નતા આજે કારણ અમારા પડ્યા છે એ ગુજરાત ના આધાર એ તો પેલા જોયેલું હોય ને અત્યારે બદલાય એટલે ખબર પડે કે આ બદલાઈ એ નિર્દેશન નિર્દેશન કાળા પડી ગયા આ કાળા જોઈએ એટલે આ કાળા જોઈએ એટલે યાદ આવે કે આટલા દિવસે સફેદ હતા એ જ ભાષામાં ખબર પડે મારે ખબર ના પડે એવું હતું સ્મશાન ગેટ છે સમજી વાત કરી છે શબ્દોની મારવાની છે અમારે અમારે એને આવું દેખાતું તો પકડી લીધું આવું તો ઉદાહરણ નહીં દેખાતું તું હવે તું એક ગયો ક્યાં ક્યાં ખામી છે સમજી ગયો હા બરાબર એની મૂળની ખામી છે કાઢી આપજો કાઢી આપજો મૂળ ખામી કાઢી આપજો દેખાડો દેખાડજો બધું બધું વડા હાથે દેખાય બધા દેખાય દેખાય છે એ દાદા યાદશક્તિ છે દેખાય છે ઘરે બેઠા છે નકશો બનાવે છે ઘરે બેઠા છે નકશો બનાવે છે યાદશક્તિ છે કે દેખાય છે દેખાય છે યાદ યાદ કરે તો પેલું એ જરા પોઈન્ટ અમારે આ પોઈન્ટ સમજવા જેવો છે દાદા આ જે નવો પોઈન્ટ કર્યો તમે કે અમે એન્જિનિયર ને બધી ખબર તો હોય તો જ હવે એને ખબર જ ના એટલે કે જાણ કે આ યાદ શક્તિ લાગે યાદ શક્તિ આવું કરી શકે છે કામ માથે પડાય છે એટલે બધા વાત થાય છે ભૂલ થાય છે એમ સમજીને વાત કરીએ છીએ હા બરાબર નથી ભૂલ થાય છે ક્યાં ભૂલ થાય છે ક્યાં સમજાય ખોટી નથી છે જેવું બોલે મન દેખાય છે કે દેખાય દેખાય મન દેખાતું હવે આપણે આટલી તો દાદાજી પહેલાં આપણને કીધું ત્યાંથી એવું જાય કે દેખાય તો કેવું તો બોલ મન દેખાતા બોલાય જ નહીં થિયરી એવી છે બોલાય નહીં બોલાય એટલે કેવું દેખાય છે તો ઘણાને એક્ઝેક્ટ દેખાય છે એ શું ઘણાને એક્ઝેક્ટ દેખાય છે દાદા એ શું ઘણા ઘણા દેખાય એ તો હોઈ શકે એ એમાં દાદાજીનું કેવું બરાબર છે કે આપણે એ પોઈન્ટને નથી સમજતા સમજતા શી તમે એ જ્યારે જ્યારે તને સમજાવ્યું દાદાજીએ કીધું કે આપણે પ્લેન કેવી રીતે બનાવી છે એ ઉપરથી વાત આવી સમજાય ને એ એમાં આપણે હજી સમજવા જેવો છે આપણે સમજવા આપણે સમજવા જેવું છે વધતું ઓછું શેના આધારે દેખાય કોઈને વધતું ઓછું નિધિ વ્યાસન આ કે બીજું જો દેખાતા નથી અડધી આંખોની દ્રષ્ટિ આડે કરેલી આપણે પોતાનો બાપ આપ્યું છે ના દાદા નથી દેખાતો તો બાપ તો શું ના પણ એ તો કે બાપ કરતા દાદા તો વધારે છે ને દાદા જે બાપ કરતા દાદા તો વધારે છે ને હા બાપ દેખાય ના દેખાય બધા મા દેખાય બાપ દેખાય તમારે તો મધર બાપને ઓફ થઈ ગયો લગભગ પાંચ ચાર વર્ષ હા દેખાય પાંચ નામ છે દેખાય દેખાય એ એવું ખરું બાગડી બાગડી સાથે એ દેખાય એટલે ચિત્રપટ નથી પાછું પાછું ચિત્રપટ નથી ને મેમરી નથી બે ચીજ તો આપણે ઓફિસમાં બેઠા હોઈએ તો આપ કહો છો કે ઘરમાં ચીજ ત્યાં જઈને આવે ચીજ ભટકીને પાછું આવે એ શું એ એ દેખાયું કહેવાય ચિત્તનું કહેવાય ચિત્ત કહેવાય એ ચિત્તનું ચિત્તનું દર્શન આ દેખાવું એ એનો ભેદ કેવી રીતે પાડો આ ચિત્તનું છે આ નિધિ ધ્યાસનનું છે એ ભેદ કેવી રીતે પાડો ચિત્તનું એક્યુરેટ બરાબર જેવું જેવું ના હોય એ તો ઓફિસના બધા ટેબલ ખુરશી બધું આવે એક્યુરેસી ના અને આ એક્યુરેસી છે એ એ જે પોઈન્ટ આપણે સમજાવ્યો ને કે જે જણાય છે જે દેખાય છે એ એ જ અમારો સમજમાં ગોટાળો છે ત્યાં જ ગોટાળો છે સમજમાં આપણે કીધું બધું બરાબર છે પણ અમારી સમાજમાં જ ગોટાળો છે કે આ શું શું જણાય છે અને શું દેખાય છે એનું બરાબર સંખ્યા નહોતા હવે આપે જ્યારે કીધું ને કે તમારો બાપ ને મા તો દેખાય ને નથી દેખાતું કે છે ને એનું નામ જ્ઞાન કહેવાય હા એક નાટક નહીં કહેવાય હા એ તો બરાબર ના એ તો બરાબર છે દાદાજી પણ અમે જે આ જે માને છે ને કે ફિલ્મ દેખાવી જોઈએ આપણે નક્કી કર્યું એવી વસ્તુ છે પ્લાન નો દાખલો આપ્યો ને આપે કે પ્લાન કેવી રીતે દોરે છે દેખાતું હોય તો દોરાય એ પાછું સમજાય થોડું એ સમજાય સમજાય હવે દાખલા તરીકે એક કામ ચાલતું હોય એક કામ ચાલતું હોય તો એનું આખું પૂરું પૂરેપૂરું ભાન હોય એને ચિત્ર છે લૌકિકમાં જે હાલ ધ્યાન કહેવાય છે તે દર્શન એકાગ્રતા હોય છે અને તેના પરિણામ સ્વરૂપ ધ્યાન થતું હોય છે એવું આપતી છે તે રીતે નિત્યદાના સંસ્કૃત છે જે એકાગ્રતા કરે છે તે માત્ર વ્યવસ્થાને ઉપદયકમને આધીન છે કે નહીં તો આ બધા ધ્યાન ધાન કરાવે છે ઉદયકરના આધીને કરે છે અને ઉદયકરના આધીન પેલા કરાવે છે અને આ પ્રાંતિકમાં શું કરવું છે ખબર ને સ્વતંત્ર પુરસાદ નથી ઉદય કમના આધીન કરે છે અને એ માણસ એક મેં કર્યું શું પૂછવા જેવું સહેજ છે એ ભ્રાંત પુરુષો કહેવાય એકાગ્રતા કરવામાં આગુ બાજુ સ્થિર કરે પુરુષાર્થ કહેવાય સ્થિર કરેલું બીજો પ્રશ્ન આવી એકાગ્રતા કરતા જીવને ધ્યાન તાત્કાલિક એક ભવના અનુભવમાં થાય છે એટલે તરત ફળ થાય તરત જ ધ્યાન ઉત્પન્ન થાય ધ્યાન ઉત્પન્ન ના થાય તો પામન ના થાય ફરી કાઢે નહીં કોઈ એકાગ્રતા હું દુઃખ વાંચતો નહીં દાદા આ હમણાં એકાગ્રતા કરી હોય તે તરત તરત કેવું છે એનું પરિણામ આવે હમણાં એકાગ્રતા કરી હોય તો તરત ને તરત એનું પરિણામ કેવી રીતે આવે આ બધા ધ્યાન કરાવે ને કરાવનાર એવડે કરનાર કરનાર એવડે કરનાર હવે એક કે ગ્રહણમાં કોણ કહે છે મેં આ કરે પણ એક વસ્તુ પેલી સમજાતી નથી કે હમણાં ધ્યાન હમણાં જ એકાગ્રતા કર્યું અને તરત ને તરત જ તકને તરત જ પેલું ધ્યાન થઈ જાય એનો પરિણામ થઈ જાય એ વસ્તુ સમજાતી નથી કે હમણાં એકાગ્રતા કરીએ તરત ને તરત જ એના પરિણામમાં ધ્યાન ઉત્પન્ન થઈ જાય એ જરા સમજાયું નહીં એને એકાગ્રતા કરી અને તરત ને તરત જ પરિણામમાં ધ્યાન ઉત્પન્ન થઈ ગયું એ કેવી રીતે ભાગીએ તરત જ થઈ જાય નહીં દાદાજી એમ એમનો પ્રશ્ન એવો છે કે આપણે કોઝ ને ઇફેક્ટ કહીએ છીએ ને કોઝ ને ઇફેક્ટમાં લઈ જાય છે કોઝ હા આ એકાગ્રતા ઇફેક્ટ છે ને ધ્યાન આખી ઇફેક્ટ છે આખી ઇફેક્ટ એમને વસ્તુ ઇફેક્ટમાં છે પહેલા કર્યું છે યોજના દખરા વૈદ વૈષ્ણવ જૈન બધા ધર્મો છે આ પણ આ બધા ઉદ્દેશ છે કો ઘણા ઉદ્દેશ છે તો આ મહેશ યોગી મહેશ માધવી માયસ યોગી રમેશ મુરાલી બાપુ બધા કેટલાય છે બધા એટલે આમાં પૂર્વ યોજના શું કરી છે દાદાજી એની યોજના કરીએ છીએ એકાગ્રતા થઈ એટલે દાદા એવી ભ્રાંતિ ઉત્પન્ન થાય ને કે આ પહેલાનું છે બરોબર છે પણ એવી ભ્રાંતિ ઉત્પન્ન થાય કે આ એકાગ્રતા વક્રતા કરી માટે એનું ધ્યાન પરિણામ્યું એવું લોકોને ભ્રાંતિ ઉત્પન્ન થાય ને તરત તરત આવે એટલે લોકોને એવી ભ્રાંતિ ઉત્પન્ન થઈ જાય ને કે આ ધ્યાન એકાગ્રતા કરી ધ્યાન આવ્યું આપણે kita kita kita yang પોતાના ધ્યેયને અનુસરી ચાલે ભ્રાંત પુરતા ધ્યેય નક્કી કરવા જિંદગીમાં અને નહીં તો મન ના ચલાય ચાલે એ બધું બેભાન કરો શું કહ્યું આપણે ધ્યેય નક્કી કર્યું હોય ત્યાં ઇન્દ્રિય આપણે સાંધક જવું છે તો વચ્ચે જે અડચણ કાઢી નાખી આપણે અને પેલું મનના ક્યાં પ્રમાણે ચાલનાર જ્યાં મન ફરે તો બની જાય અને મનતા કરતા કર્મ કરે સાકાર કરતા સર્વસ્વ જાય અને ખરો પુરુષાર્થ પેલો ભ્રાંત પુરુષાર્થ ના ખરો પુરુષાર્થ આત્મા પ્રાપ્ત થયા પછી પુરુષ થયા પછી પુરુષાર્થ એ ખરો પુરુષાર્થ તો ધ્યાન કરાવનાર ને ખબર નથી એવું કોણ કરે છે કાલે એક કેસેટ મૂકેલી ત્યાં આગળ આ કથા સાંભળાવનાર કથા સાંભળાવે લાખો માણસ ભેગા થાય એ બધું ઉદય કરી નાખે કાલે આ વિષય ઉપર એક સત્સંગ આપના સત્સંગનો મેં કેસેટ મૂકેલી એમાં પ્રાણલાલભાઈને જે આનો છણાવટ થઈ એ ધ્યાન વિશે વિપક્ષ એની વાત કરતા હતા ને એમાં શંકા હરકે કોઈ પાડી નથી શંકા તો પાડી હોત તો વિચાર કરે શંકા પાડ્યા પછી એ નિર્મૂળ ના થાય તો પછી તકલીફ થઈ જાય શંકા પડ્યા પછી જો નિર્મૂળ ના થાય તો પાછી તકલીફ થઈ જાય શંકા જવી જોઈએ ને પાછી my head, my eyes, my mind, my મારી કોણ છે My name is, my name નામ લોકોને તમે પણ કંઈક ના જાણો નામ નથી मुश्किल हो जाए मुश्किल करा निकाल जा रहे ना आवे तो एक कोट में कोई कर जाए कोट तो बनाने के कोट पर चले गए इसी में तो पड़ती चिंता नहीं पड़ती एक कोट का नहीं चलो बताए चिंता तो यार होती है कि तुम जान जानता नहीं कि સીતારામ કેવું જાણો છો એટલે આ ખોટું આવે કોઈ કહ્યું નહીં તમને ભરેલું બધું કોઈ કહ્યું નહીં किसी ने बताया नहीं कि ऐसा ऐसा किया સરળ વિધિમાં છે ને મન વચન કાયા નહીં આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાવ તો એ સહજતા કેવી છે કરવાની ગેરહાજરી એ તત્વે સહજ હતા પ્રયાસ કરવાની હાજરી એ ના સહજ એમની દ્રષ્ટિ વૃત્તિ અને સ્વભાવ વિશે એમની દ્રષ્ટિ વૃત્તિ અને સ્વભાવ વિશે જ્ઞાની કૃષ્ણ वा मने प्राप्त हो એટલે આપના જેવી દ્રષ્ટિ વૃત્તિ સ્વભાવ એને સમજાવો આખી જ્ઞતિ કે આપના જેવી દ્રષ્ટિ કે મારી જ્ઞતિ હો આપના જેવી વૃત્તિ કે મારી વૃત્તિ હો આપનો સ્વભાવ તે મારું સ્વભાવ હો ¡Gracias! હવે તો આપણે માની કરીએ કે એનું જે જ્ઞાન એ ભાવના કરીએ મારું નામ નથી મારું પૂર્ણ કરવું છે તમારા એમ કે મને થઈ જાય વધારે પછી હું તમારી પાસે માગું કે એનો કંઈક રસ્તો મને બતાવો કે જેથી મારા આત્માને શાંતિ જાય કે છે તમે હવે જ્ઞાનથી ચાઓ હવે ખાલી જાણવાનું વિભાગે રીતે કર્યા એવી રીતે રીતે કર્યા એવી રીતે by turn. રામાયણ પછી બહુ જ જાણી ભાર ઓછો થઈ ગયો એવું લાગ્યું કારણ કે એટલા કર્મ કરી પડે ને ભાઈ કહે છે કે મને ચાની બહુ આદત છે ચા ચા પીવાની અને આ જ્ઞાન લીધા પછી અને વ્યવસ્થિતનું જાણ્યા પછી એ ચા પીવાનું વધારે વધારે મન થાય છે તો એ વ્યવસ્થિતના કારણે બને છે કે મારે કરવું શું છોડી દેવાનો પ્રયત્ન કરવો કે જેમ છે તેમ જોયા કરવું આપણે ઠપકો આપો એમ કે છે કે મને ચા ને પૂછે જ મળે છે પીવાનું ના આપણે ઠપકો થોડો આપો ગણતરી આ ચાલુ થાય છે તે કહે પેલું એ થશે સુગરનું ડાયાબિટીસ ડાયાબિટીસ થશે એવું ભરતભાઈને કહેવાનું પાંચ લાખ એટલે એમને એમ કેવું છે કે આ જ્ઞાન પછી વ્યવસ્થિતનું અવલંબન લેવાથી પેલું વ્યવસ્થિત ધ્યાન કરીને થોડીક ઢીલું મૂકવાથી ચા વધારે ને વધારે પીવાય છે હા બોલે આપણે જાતે કંટ્રોલ કરનારા છે બધી ગયા કંટ્રોલ કરનારા આપણે રહ્યા નથી તમારે ભરત થઈ ગયા ભરત પાંચરા નથી કઈ નથી તમે નથી ગમે ગમે ಅವ್ರಿಗೆ ಎಲ್ಲಿ ಹೋಗಿ ಅಂತ ತಗೊಂಡ್ರೆ ಬದಲಿ चार લોકોને તમે એટલું બધું છો કે આખું પીલું ઘી બાજુ નાયક હા જ્ઞાન ને જ્ઞેય જાણે શરૂઆતમાં થોડો ટાઈમ તો કશું એવું જોયું દેખાયું નહીં શરૂઆતમાં તો આખા જંગલ ને એવું બધું દેખાયા કરે મને ઘણી ઘણું દેખાય છે પણ પછી એકદમ એકદમ જ થઈ ગયું એકદમ જ થઈ ગયું એકદમ થઈ ગયું સ્પષ્ટ આત્મા નો નીકળે આપણે ખ્યાલ આવે અનુભવ થાય સ્પષ્ટ આત્મા આત્મા અનુભવ સિવાય કોણ જોનાર કોઈને દેખાય નહીં ના દેખાય નહીં એવું હે સામાન્ય આવું આવું બધું બને નહીં સામાન્ય રીતે આવું સામાન્ય આજે જોયું અને આજે જોશે એવું બધું બને નહીં કેવું જોયું આ દેખાય થોડો સમય તો આકાશ જોયું ને આ બધા જંગલો જોયા ને પેલી આખું એમ કે ઘાસની જમીન આખી જોઈ બધી લાંબી ને એવું ચાલ્યા ગયું પછી પછી એકદમ જ મારી શરૂ થઈ ગઈ શરૂ થઈ ગઈ શરૂ થઈ ગઈ પછી એટલું નહીં પૂરું થઈ ગયું બધા બધું લગભગ ચારેક વર્ષનો પીરિયડ ગયો મારો ચાર વર્ષનો પહેલો ચાર વર્ષનો અત્યાર અત્યારથી ચાર વર્ષનો પીરિયડ ગયો ને ત્યાર પછી નાનો હતો એનો બે ત્રણ નો પીરિયડ હતો એવો આમ બીજું બધું જે માનસિક રીતે જતો રહ્યું એ જ એ પૂરું થઈ ગયું અને પછી બધું પૂરું થયા પછી મારા પહેલા જે વિવાહ થયેલો જે છોકરી સાથે પછી મારે અમને આ ચાર વર્ષ મારા જે ગયા ત્રણ વર્ષ એવા ગયા કે આખું તો આમ મન પર પ્રેશર રહ્યા કરતો પેલા કારણ કે દોષ થયા કરે એ આપણે પ્રતિબંધ કર્યા કરીએ પણ છતાં પણ મેં અંદર રહ્યા કરતો હતો આજે સ્પષ્ટ અનુભવ કેમ સ્પષ્ટ જ અનુભવ આજ્ઞામાં સ્પષ્ટ અનુભવ બીજું કોઈ બસ આત્મા સિવાય કશું દેખાય નહીં બસ આત્મા